બીજું તો શું હાથે રાખવાના ખાલી કરે છે તને ગુનાવ્યો આ લીધે તમે કઈ કામ ગુનેગાર બને ગયા તો તપાસ કરું શું મેં કીધું શું તપાસ કરી ઉડો કરી બધું હબર્યા કરું એક દાડો અલ્લો નિર્વિરામ કરશે નિર્ભર ના જોઈએ એક વાર નોંધ કરું બીજા બીજ નોંધ કરું તે હું જાઉં પછી આમાં હાંસો કહેવાય ચલો એટલો સુધાર હોય સુધરી ગયો તમને કહ્યું જા નિર્ભર હાથમાં ગયા ફરી નહીં અત્યારે મારે ખરાબ વિચાર આવ્યા તમારે એનો એ રમતા ખંભાત ને ચાલી હવે ખંભાત હવે ના થાય ખંભાત હજુ કરો એ તો હાથ આમ કાઢી નાખો પડે હાથ કાઢી નાખો ડેમોક્રેટિક વેચર નહીં રાખતા કહેતા ખબર ના વિચાર તો મારે કેવા નાખવા મારા પર આગળ હા ફરી મુખે તો એ તો બીક લાગે ને મારી બંને હજાર મોટા મૂકે હાથ લીધો પછી તો શું ડર ના કરશે એવું કરું એવું તો ના કહું તો હું આજીથી ના કરું બેઠું ના કરું હા કઈ ઉઠાઈ જાય માણસો હોય ને મોટા હોય સપોર્ટ મારું આપણ જગત જોઈ રહી હોય આપણે કીધેલું કે નાક પર મારવાનું નાક ઉપર મારવાનું એવું કીધેલું આપણે એવું મારું દર મારું તો વાગે લાગે દાંત બાદ પડી જાય હું મારું તો દાંત પડી જાય રિએક્શન આવે બધા પાડી નાખેલું આવે ને ગુંડાઓ રાખ્યા રાખ્યા હતા ભાઈ તો મુશ્કેલ છે વિચારે <laughs> પ્રેમ ના આવે ના આવે સાથે અમે પ્રેમ આવે નહી ના આવે પતે પચાવતા પણ આવડવું જોઈએ હા પચાવતા આવડે છે પચાવતા જયારે સમજે ત્યારે બરાબર પચી શકે છે ગમે તેવું હોય પચી શકે જો આતો ધ્યાન ધ્યાન થાય એમાં ધર્મ જ શું રહે મુસલમાનોમાં થાય છે એમાં એ અધર્મ એ અધર્મ માનેલો ધર્મ ખોટું સાત વર્ષથી અહીંયા આવું છું આપની પાસે અમુક સમય પહેલા કરતો હોઉં છું પણ અમુક સમય થાય જ છે હજી ગુસ્સો આવી જાય કરે સાત વર્ષથી દાદા પાસે આવું છું છતાંય ક્યારેક ક્યારેક ગુસ્સો આવી જાય એ તો આવે ને એ છે તે રિલેટિવ છે એ ડાયાબિન આવે તમને ડાયાબિન તો બરાબર પણ એટલો બધો આવી જાય છે હજી કંટ્રોલ નથી થતો ડાયાબી એ પૂતગલ છે શું એટલે પૂરેલો માલ હવે ગરમ થાય છે શું કે છે પૂરેલો માલ ગરમ થાય છે પૂરગલ જે તમે પૂરીને લાયા છો એ માલ લાયા છે એનું હવે ગલન થઈ રહ્યું છે જોયા કરો એમાં નવું બંધાતું નથી પણ હું સમજુ છું પણ હજી ઘણી એમ થાય છે કે આમ કેમ થાય છે ડાયરેક્ટ પૂતગલ ને કેમ હજી આમ થાય છે મારું એકદમ જે પુરુષ છે એ ગરમ તો થવું જ ના ગરમ થાય શું થાય અચિરંત અરે અચિર નહીં મારે દે ખાધે ખાધેલો સંદાસ ના થાય તો પછી થાય હજી કંટ્રોલ થતો નથી એમ મારું કેવું એમ કેમ થાય છે એમ નથી પૂછતો એ હજી કંટ્રોલ થતો નથી કરતો નથી બીજું એના કરતા ઓછું થયું છે ટાંકી ખાલી થઈ જાય ફરી ભરાતું નથી નવ જૂનો માલ ખાલી જાય છે મારી જયારે તક ખાલી થાય ત્યારે ત્યાં સુધી બધા કરવાનું ભૂતકળ અને ક્યારે ખબર પડશે પૂરો થયો એ તો એનો કઈ લિમિટ નથી આજે એકદમ લાગે શાંતિ છે આજે એમ લાગે એકદમ શાંતિ છે પ્રસંગ આવે એ ટાઈમ પછી શાંતિ રહે પિન મારે હેરાન થઈ જઈએ ભાઈ ખબર પડે એ ધીમે ધીમે ખોટ ઓછા થતા રહ્યા અને આગળ જતા ના થાય ને હવે નથી નથી થતું આખા જગત ના બધી જગ્યાએ આઠ હજાર વગર કોઈ માણસ હોય શકે નહીં આઠ ધ્યાન વગર સાધુઓ પણ જીવી શકે નહીં આ કાળ કારણ કે જ્ઞાન હોવું જોઈએ જ્ઞાન થી સમજ પડે નહીં જ્ઞાન જ્ઞાન થી આખું ધ્યાન થાય જ નહીં એ ધ્યાન જ ના થાય શું કહે દયાદેવી કોઈની પર ગુસ્સો કરે પણ તમારું મને એમ થાય કે આમ કેમ કરે છે એમ થાય એટલે તમે છે તે એક્સિડન્ટ થતું નથી પેલા દયાબીન થાય એ બીમાર તમે છે અને જયારે જગત લોકો ને એકતા હોય એટલે પોતાની જવાબદારી સહી કરી આપે તમે જુદા પણ છે જુદા પણ તમે અમને પહેલે રિસર્ચ કરી આપ્યું એટલે તમારે બધું લેવા દેવા નહીં તમારે જગત આ જોવાનું કેવી રીતે જગત જગત ને જોવાનું કઈ રીતે જોયા કરવાનું પછી કઈ સાથે સંડવાનું નહીં નહીં મિક્સ નહીં થવાનું ગયા ને કિડબ દ્વારા જે ના ઉપર નહીં જોયા કિડબ થાય એમ લખે પણ મગજમાં વિચાર થાય કે નહીં કોઈ વાત કર ફિલ્મ જોયા પછી મગજમાં વિચાર આવે કે ના આવે કોઈ વાત વિચારો જોવાના ખરાબ વિચારો જોવાના સારા વિચારો જોવાના વિચારો એ જ્ઞેય છે શું છે વિચારો એ મનના ધર્મ છે હા બરાબર છે એ પણ છે એ બધો જ ને જ્ઞેય છે એટલે જાણવા એવી છે બધું વસ્તુ જાણવાની જ છે અને આપણે એની સાથે મિક્સ નહીં થવાનું ના હતા જોનાર જોનાર અને ભીલક બે જુદી જ હોય એવી રીતે ભીલક આપણને તો અટકી નથી બરાબર કેવું સુંદર વિજ્ઞાન છે બહુ મોક્ષે ચાલે છે એક અવતારમાં મોક્ષે ચાલે છે આવું ફીટ કરી લેવાનું થોડું થોડું કોકું હા ફીટ થયા પછી કશું થયા જ નહીં નિરંતર સમાધિ નો માર્ગ નિરંતર સમાધિ ફિટ તો થાય છે અને એડજસ્ટ કરતો જ રહું છું આમ કેમ થાય છે નહીં બોલવાનું ડાયાબિટીસ થાય છે ભરે મારે નીકળે છે શાંતિપૂર્વક રહો શાંતિપૂર્વક રહેવાનું અને વધુ પ્રમાણમાં નીકળે જો તો ડાયાબિટીસ ડબકો આપો ડાયાબિટીસ પ્રતિક્રમણ કરે છે શું કરવા ધાર્યું તમે ધબકો આપી છે ઘણી વાર <coughs> ઉભરા થવી જાય ઉભરે દૂધ ને ઉભરા વગર દૂધ હોય કે વધારે આપણે શેના માટે રાખવું છે એના ઉપર આધાર છે શું વિચાર છે એના ઉપર આધાર ઉભરાય કે વધુ થાય ને ઉભરે એટલે વધુ થાય પણ કયું સારું એમ કે છે ક્વોન્ટિટી ક્વોન્ટિટી ભલે વધારે પણ છેવટે ઠંડ થઈને એ નહીં રહે ઉભરાય એટલે ઉભરે ખરું ને એ ટાઈમે ઉભરા નીકળી ગયો ત્યાં એટલે આ ઠપકો આપવાથી પેલો ઉભરાય નહીં એટલે ઉભરા ત્યાં મોટો વિસ્તારથી આપણે ભડકાવે આ વિજ્ઞાન છે ચિંતા બધા બંધ થઈ ગયું ને ચિંતા નથી આજે તમે ચિંતા વગર કોઈ ના પડે ચિંતા જેવો એવો નથી ચિંતા વગર મહાત્મ આપણું જ આપણા વિજ્ઞાન ત્યારે નવ વાગી ગયા સપનામાં આ સપનામાં સપના બહારની કોઈ પુસ્તક લેતા હોય કોઈ જાણવું હોય સાચું જાણવા હશે કામ છે ખોટું જાણવા હશે સાચું જાણવા માટે ખોટું માન્યતા પકડી હોય પુસ્તકમાં સપના લખ્યું શું કયા એક શબ્દ જાગૃતિ બીજા સપના વાળી કબૂલ છે માટે આપણે હરવું નહીં બીજા સપના પડેલા હોય એને સીધા છે આપણે હલાય શું

દાદા પાસે આવ્યા એ પહેલા હિંમતભાઈ હું બધા અમે એક સ્વપ્ન બહુ અમારું ચાલતું માનવ સેવા દેશ સેવા રાજકારણીય સેવા આ બધું અમારું ચાલતું હું પણ ખાલી પહેરતો દાદા એ એ કેવું સ્વપ્ન કહેવાય સપના સપનાની સેવા શું કરશું સપના માણસ સેવા શું કરે સપનાને અધીન કરી કરે રાજીવતા ને તેને હું કરી રહ્યો છું જાગ્રત સ્થિતિમાં સેવા કરી શકું પોતે હું તો બીજા સેવા શું કરે મંદિર પોતે હું તો માં સેવા કરી જાગૃતિ આવે ત્યારે થાય જાગૃતિ આવે ત્યાં સુધી ને જાગૃત બેઠા રહેવાનું પછી જાગૃતિ આવે થાય માનવ સિવાય ખરી તાકાત છે મારે હું નિરંતર રહું છું વ્રત તો તમને લાગે છે નિરંતર એ માનવ સિવાય કીધી જ નહીં માનવ સિવાય મનુષ્ય રડતા મારી પાસે કેટલા આવતા રડતા રડતા આવતા છે ખૂબ રડતા રડતા આવતા છે એનો હળવા લાગતો રડતા આવતા રડવા લાગતો દાદા તો એના જેવું થયું ને કે આપ કહો છો એ તો પરમ સેવા છે પરમ કર્તવ્ય છે પણ જ્યાં સુધી એ જાગૃતિ ના આવી હોય ત્યાં સુધી એ કરીએ ને એ કરવાનું થઈ ગયું તમારે થઈ ગયું હવે તમારે જાગૃતિ નથી શું કરવાનું તમે થઈ ગયા એટલે એ ઉપકાર થયો એટલે આપ કાલે કેતા હતા ને એ રીતે અમે કરુણાનો અર્થ નહોતા સમજ્યા ત્યાં સુધી દયા રાખવાની એના જેવું થયું દાદા અમારી પાસે રહેતા માણસ આવે આવી શું કે મને આ કોઈ ખબર નથી અને મને આમ થઈ ગયું તેમ થયું એટલે મોટા ડોક્ટર મારી દુનિયામાં કિંમત નથી મારી વેલ્યુ નથી એક જ ગુનાથી મળે આટલો બધો ખરાબ ખૂબ રડે ત્યારે મારે કે બધું જ્ઞાન લીધેલું મારે જ્ઞાન ના લીધેલો તેને છરી ડાલવી પડે જ્ઞાન લીધેલા તો શું કહ્યું તારે ચાર પાંચ કલાક થઈને એને માથા મૂકીને રાગે ભાઈ જેમ મૂક્યો રાત કરી નાખે એટલે ખરી સેવા નહીં થાય તેથી હું તૈયાર કરું કેટલા બધા કેટલા બધા બધા સમજાય ઘણા બધા તૈયાર કર્યા જે પોતાનું કલ્યાણ કરે તે બીજા કલ્યાણ કરે પોતાનું કલ્યાણ કર્યું નથી અને આ સેવાની ભાવ તો હે ને સેવાની પાસે તો ભરીદા ભાવની ઈચ્છા માનની ઈચ્છા ભીખ ભીખ છે સિવાય કરતા તો સારી કોઈ પણ જાતની ભીખ છે આપણે અહીં ભીખ ભીખનો અર્થ શું લીધા ભીખું થઈ ગયું મેં તમને આપી તો મને એને બદલો આપ્યો માગો માન આપ્યું દાદા કહો એ બધું મને હિંમતભાઈ ને બધાને ચાલુ રહેતું હોય તો ચાલુ રહે ને આવે ઉકાળી દઈ પડશે આવે હવે ગાડી દ્રષ્ટિ થશે ધરતી પડશે કોણ હિંમતભાઈ કોણ પોતે હિંમતભાઈ પોતાને ભેગો વેપાર પોતે જુદો કર્યા પુરુષ પુરુષ પોતા થશે હજાર લાખો માણસ કામ કરે પોતાનું કલ્યાણ થાય તે બીજા કરી પોતાનું કલ્યાણ નહીં બીજા શું કર્યું પોતાનું કલ્યાણ કર્યું હોય એ બીજા કલ્યાણ માટે પોતે બિચારો હેરાન થઈ ગયો હોય બીજાનું શું કર્યું દાદા આ ઉપકાર થશે બીજાનો પણ ઉપકાર થશે કે આવા હિંમતભાઈ જેવા બીજા માટે નિમિત્ત બનશે મોટું અત્યાર સુધી પેલા સ્વપ્નમાં આ બધું ઘણું કર્યું છે હવે જાગીને કરવાનું સપનામાં તો આખો દિવસ ગતિ નાખ્યો પણ સુગંધી ના આવે અને હવે સુગંધી આવે એક મણબત્તી છે અગરબત્તી હોય તો જુદી આવે તો આપડી આવે ને ને બે વાત સમજવા સપના ની વાત અને જાગૃતિ જાગૃતિ ની વિરોધાભાસ વગર ની હોય સપનામાં કેવી રીતે એક એક પુસ્તક જેને મને મનમાં ખાતરી હતી એક આ પુસ્તક મને જાગૃતિ લાગે મારી પર લાવું અને પછી જાગૃતિ છે ત્યારે અમારી જાગૃતિ હોય ને અમારે ના કેવું મોટો મોટો જાગૃતિ સપનાની વાત હોય જાગૃતિ કરવી એ પણ અમારો મોટો કે સપનામાં હતા ને એટલે સપનું જાગૃત જેવું થયું શું થયું કારણ મૂળ આપે છે તે નો છે તો જાગૃત તેથી તમે ચોખ્ખું ઉડાવી દીધું બધું આપ્યું કે ત્રણ વેદ એક ત્રિગુણાત્મક છે કે ચાર વેદ વેદ ત્રિગુણાત્મક છે વિતરાગતા અને નિર્ભયતા છે શું કે કૃષ્ણ ભગવાન ની વાત મુદ્દો કૃષ્ણ ભગવાન કહેલો લગ્ન નું બરાબર અને વિગતવાર લખેલું બુદ્ધ તો થોડો બધ બોલેલા એને વિગતવાર લોકોનું કેમ કલ્યાણ થાય એટલા માટે એને વિગતવાર કરેલું શું કરેલું પણ તો એમાંથી મૂળ વસ્તુ નીકળે મુદ્દો નીકળી જાય જો ઉત્તર ના આવે એને પૂછવું બરોબર બીજું કોઈ પુસ્તક હોય છે બુદ્ધિ નાખે બધા ઉપનિષદ બુદ્ધિ નાખે અષ્ટાવક્ર ગીતા અષ્ટાવક્ર બધા બુદ્ધિ ના શું છે બુદ્ધિ બુદ્ધિશાળી શકે શું છે અને અમને તો લોકો શું કે દાદા એ તો જીવતું ઉપનિષદ છે આપણે કોઈને એટલે અન્યાય ન થાય એવું જોઈએ અને રોલ ગોલ્ડ હોય એને આપણે ગોલ્ડ માનીએ તે હું નથી હું કહું ભાઈ ના બાપ કપાય તો જો શું ફાયદો આવું નવું માન્યતા અંદર થયા કઈ ભૂલ થઈ છે માન્યતા માન્યતામાં તે માન્યતા તો પાંચ રીતે વધતા ઉભાય અને જેને કઈ લેવા દેવા નથી જે જ્ઞાની પુરુષ છે એની જવાબદારી છે એક શબ્દ મારે એક એક શબ્દ ની જવાબદારી હોય અહીં જે બોલું બહાર બોલું નહીં કરતો બહાર બોલું તમે બધું બરોબર છો આ તમારું હવે તમને કહું એ બરોબર નથી આ રીતે સાચું એટલે બંને સિસ્ટમ સપનાવાળા સપનાની સાથે રહેવું પડે સપનાવાળા જાગૃત બોલીએ તો દોડી જાય એમ જાગૃત સપનાની વાત કરીએ તો દોડી જાય એટલે વાત ભેદવાળી હોય છે તમારી પાસે વધો નહીં બધી વાતચીત મનમાં હોય એક મેં આ મેં જોયું છે એટલે બહુ ઉત્તમ ઉત્તમ પુસ્તક હતું પછી અમદાવાદ એક બને એક માણસ મને કે છે મારી પાસે એક પુસ્તક છે જેમાં જાગૃત લખેલું છે કે મેં હું તો ખોરું છું તે તદ્દન સ્વપ્ન પણ માની લીધું એને ખોટું મનથી માની મેં એને પોતાને સમજાવ્યું ત્યાં કે તદ્દન સ્વપ્ન જ છે પણ હું હું નહીં કહેવાનું તમારે સમજ નહીં ન્યાય કરે હું આને સમજે પર તમે ન્યાય કરો એને પોતે ન્યાય કરો સપનો સપનો અને જાગ્રત બે સ્થિતિઓ એની રહી આ વાતનું સપનું તમે જાગ્રત પેલું સપનું તો પેલા લોકો જુએ ઉઘાડી ભરાય પણ આ બંધ અગ્નિશમ તો ઉઘાડી રાખવા છે પણ ઉઘાડી અગ્નિશમ નું ઉઘાડી રાખવા રાખી જોઈ શકે તમને કેમ જોઈ એનું જાગ્રત મંજુબેન કે છે કે આ સંસારમાં બધી જે ઘટનાઓ બને છે એ પણ એક સપનું જ છે ને સપનું જ છે લીધો છે લીધો સપનામાં તમને એવું લાગે એવું નથી ખરેખર એવું નથી હમણાં તો સપનું નથી લાગતું પછી લાગે તો ખરું ના સચ લાગે ને સપનામાંથી વાત થઈ ગઈ સપના કેમ લાગે સપનામાં જાગ્રત થાય અત્યારે બુદ્ધિ લાગવા જ ના પણ છે આ સપનું જયારે અનુભવમાં આવે તો કે આ સપનું હતું અત્યારે લાગે ને અત્યારે જ લાગે સપનામાં રાજા થયેલો જે આનંદમાં હોય એને સાચી વાત કહેવાય પોતાનું જાગે છે પણ પણ આવી જાગ્રત થઈ ગઈ શું કરી જાગ્રત થઈ ગઈ જ્ઞાન આપતી છે શું એને ધંધો દેખાડી તમે હિંમત થઈ ના હા હું હિંમત છું ને તમે હિંમત એ બધું ન તમે તમે તો આ ત્યાર પછી આ તો બધું એના શીખી ગયું જેની પાસે કશું જ નહીં ભય કશું કશું જ નહીં પોતે પોતે જ નહીં પોતે ભગવાન સપના વાળા કરી પડવાના બદલે ઘણી વખત એમ કે છે કે તમે ભગવાન છો તો અહીંયા ક્યાં માતા મારો છો ભગવાન કારણ લોક બુદ્ધિ જુએ ભગવાન એટલે જેને નિરિકલતા છે એ બધા ભગવાન જ પણ લોક બુદ્ધિ જુએ છે તો બીજા અંદર બાજુ સાધન છે ને સપનામાં છે સપનામાં કબૂલ કરે ના આ બરોબર છે એમ જવાબદારી નથી ભગવાન છે બધા સમજો સાહેબ પેલા ઠંડી ખોટું ભગવાન પ્રિય આગળ નાખે નાખી જોઈએ આખું ગલત હોમો કે પુરાવા નાખે પ્રત્યેક નામ ગાડી

સપના કારણ કે અગરબત્તી હોય છે તો આખા રૂમની બધી કરાવે છે અમદાવાદ કોઈ છે એવા છે કે જેને શ્રેષ્ઠ કહેવાય બધા સ્ટેટસ છે ને શ્રેષ્ઠ શ્રેષ્ઠ પછી શ્રેષ્ઠ છે એ તો મને ખબર નથી ગયા છે શ્રેષ્ઠ કોને કહેવાય મને પછી પછી પછી પછી એરિયામાં પચીસ રેડિયસ માં જેને સુગંધી આવી છે ના અમારા ધર્મ જ પૈસે હું હું બીજો પ્રશ્ન કરું દાદા આપે એ જ ભિન્નપણું બતાવ્યું કે આ દેહ તો એમ કે એ પૂતગલ એ ફિઝિકલ છે દાદા એમ પણ આપે કહ્યું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ પણ ફિઝિકલ છે બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ફિઝિકલ અંતસ્કરણ ફિઝિકલમાં ન ગણાય અને ચિત્ત એનું પેલું બધું છે તે મિશ્ર ચેતન કહેવાય મિશ્ર ચેતન મિશ્ર ચેતન એટલે શું પાવર ચેતન એનો પાવર ભરેલો છે પાવર જો હશે તો કામ કરશે પાવર નહીં હોય તો કરાશે એટલે પાવર હોય પણ ચીક ને મન અને ચીક ને બુદ્ધિ ને બધું કામ કરે પાવર અને મન તો પોતે ભેગી કરે છે જિંદગી કે પાવરની જરૂર નથી એ છે તે એમને એમ સમય સમય ફૂટ્યા જ કરે છે એક્ઝોસ્ટ થયા કરે અને એમાંથી જે પરમાણુ ફૂટે છે તેને ભૂલ આત્મા વાંચી શકે પણ આત્મા આત્માના પ્રતિનિધિ તરીકે અહંકાર પણ વાંચે અને વાંચી અને આપણા હિતનું લાગે તો વિચરે છે હિતનું ના લાગે તો વિચરતો નથી વિચરે છે વિચાર કહેવાય વિચાર પણ તો દાદા ચિત્ત અને બુદ્ધિ અહંકાર તો આપ અહંકાર હું સમજ્યો છું એ પ્રમાણે અહંકાર અહીંયા પાછળ છે ચિત્ત અને બુદ્ધિ ક્યાં હોય તો દાદા એ તો એ ફિઝિકલ ના ગણાય ફિઝિકલ મિત્ર ચેતન કહો એટલે આમ એ તો સ્થૂળ ભાવે છે હા સ્થૂળ ભાવે સૂક્ષ્મ ભાવે એ મિત્ર ચેતન દાદા એ સ્થૂલ હોય સ્થૂલ છે તો એને મેડિકલ ની દુનિયા એને થોડું ઘણું પકડી શકે ખરી દાદા એ લોકો ચિત્ત અને બુદ્ધિ ને હોમ હોમ મેડિકલ માં નથી જુદું ગણતા ચિત્ત અને બુદ્ધિ મનને એ લોકો કે છે કે અહિયાં છે પણ ચિત્ત અને બુદ્ધિ એ એ જુદું બતાવી નથી શકતા ને હા એટલે કે અહીંયા છે લોકેશન ની રીતે લોકેશન જેમ હાર્ટ નું લોકેશન બતાવ્યું કિડની નું બતાવ્યું પોતાને જ્યાં સુધી સમજાય ત્યાં સુધી બતાવે એટલે આ દર્શન સ્થાન છે એ બુદ્ધિ નું સ્થાન છે અને આ છે ચોટલી ની પાછળનો ભાગ જે આ ટેકરો દેખાય છે એ બધું છે ત્યાં રસિક નુકસાન અને અહંકાર જો સાબાકી હશે ત્યાં તે આ ચૂળ ભાવે પછી એમાંથી ફૂટી સૂક્ષ્મ રૂપે ફળ આપે છે નિત્ય ચેતન નિત્ય ચેતન બહુ સમજવા વાત બધું વિજ્ઞાન છે દાદા તેજસ શરીર જે કહેવાય છે તેજસ શરીર એ તેજસ શરીર એટલે ચિત્ત બુદ્ધિ અને અહંકાર તેજસ શરીર કોને કહીએ શરીર તો જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી અને સાથે અવશ્ય હોય શું કરી જોડે તેજસ શરીર શું કહેવાય તેજસ શરીર આ શરીરમાં બધું ખાવાનું ઇલેક્ટ્રિકલ બોડી થોડું ખાવાનું પચાવવું જોયું પછી નીચે જેવું ફળનું આમ કરવું એમાં ચિત્ત બુદ્ધિ અહંકાર અંદર આવી જાય બધા તેજસ શરીર જ્યાં સુધી આ સ્થુલ શરીર છે ત્યાં સુધી ખરું અને સ્થુલ શરીર ગયું મોક્ષમાં જવા થયું તેજસ શરીર કરાય આત્માની સાથે જાય છે કાર્બન દેહ જાય છે અને તેજસ દેહ પણ જાય છે એટલે આ ઇલેક્ટ્રિકલ બોડી સાથે જાય કાર્મન દેહ સાથે જાય આ સ્થુલ દેહ પડી રહે અને ઇલેક્ટ્રિકલ બોડી અને કોઝલ બોડી બસ એટલે દાદા એ એ રૂપક રીતે કહેવાય છે કે એ ખરેખર કહેવાય આમાં રૂપક ના હોય રૂપક બધું આ બંધગાળમાં રૂપક ના હોય ત્યાં સુધી કહ્યું છે કે જો એનું વજન કરે તો વજન પણ વધે છે વજન બી બતાવે

ધારણ કરેલા તો કામ પછી આમ પૂછે જતું રહે એનું કામ ધારણ કરેલું બરાબર પછી ધારણ થયા પછી ફરી કરો પૂછે એટલે રોજ રોજ યોજના પૂર્વક પૂછવું આ તો ધારણ રાખે એવા છે આપણે કરવું તો શું કયા ગામ જતા હા દાદા આમાં પછી નહીં આમાં જ અરોટવાઈ જઈએ આમાં જ કંટોવાઈ જઈએ યોગો કર્યા છે ત્યાગ કર્યા છે ઊંધે બધું બહુ જાતે કરી દે સુધી સમજાય નહીં ત્યાં મૂકી રાખજો ન્યાય કરશો જોખમ છે રાય તમે કહ્યું છે આ ખુલ્લા થતો જોખમ કરવું એ ન્યાય કરવો જોખમ છે મોટું દાદા કઈ વાંધો નહીં એ તો તમારી વાત મૂકી રાખજો પડીકું પડીકું મૂકી રાખજો એક દાડો તમને પોતાને એ પડીકું જોશો તો અંદર ના બરોબર આવો ખુલા સભા મિત્રો ભાવ વિતરાગ ભાવે છે વિતરાગ ભાવે સંપૂર્ણ વિતરાગ ભાવે ત્યાં ચિંતિત માત્ર રાખે એ ભાવે છે શું છે જય શ્યામ કરતા કરતા ઘણો પાર થયો કે નિવેડવાનો નહીં એ નિવેડો અહીંયા શું કરતો નિવેડાનો માર્ગ કયા ઘરે શાંતિ ને પામી સપનાનું શું દુઃખ અને કોણ જે થઈ રહ્યું છે તેને પોતે કે હું કરું છે શું જે થઈ રહ્યું છે એને પોતે કે હું કરું છું એનો શાંતિ થઈ ગયો હું ખુશ થઈ ગયો માર્ગ તમારા આશીર્વાદ જોઈએ તારા ઘરમાં મૂકવાનો આશીર્વાદ મૂકવાની જગ્યા છે મળે વિચાર કરી ગયો એક દિવસે સાધુ એમને ઘરે આવી ચડ્યા પછી એમને જમાડ્યા પછી કે સાધુ એમને પૂછ્યું કે તું માં તારે જે જોઈએ તો ભાઈ કે છે મને આશીર્વાદ આપો તો સાધુ એમ કહ્યું કે તારી પાસે આશીર્વાદ મૂકવાની જગ્યા છે તારા ઘરમાં જગ્યા છે એટલે કે હું તો વિચાર કરતો થઈ ગયો શાકભાજી વાત શું વિચાર કરવાનો માર્કેટ બધી નવો શું વિચારવાનો ભાવ પૂછ્યો પછી શું ભાવ છે આ તો વ્યવહાર સપના તમારા ઘરમાં આશીર્વાદ મૂકવાની જગ્યા છે <laughs> ગુલા પડેલો પડેલો માર્ગ માર્ગ પડે પછી બીજી વાત કઈ લાવો સારી વાત જ્યોતિષ વિદ્યાથી ભલું થાય એ નું કામ કરે છે તો આ જ્યોતિષ લોકોનું દુઃખી લોકોનું ભલું થાય એટલા માટે આશીર્વાદ બરોબર બરોબર બાકી લોકો આવે આપતો નામ પાડ્યું નરસિંહભાઈ નામ પાડ્યું નરસિંહભાઈ નામ પાડ્યું ખરેખર ભાઈ દેવી નરસિંહભાઈ આઈ કોણ હું નરસિંહભાઈ હું પોતે સાથે નહીં કરી શકું હું નરસિંહભાઈ છું તમે પોતે કોણ છો એ સાબિત હું કોણ છું પોતે સાબિત નહીં કરી તમે હવે કોણ છો તે સાબિત કરી શકતા સાબિત કરવાનો વિચાર નહીં કઈ બધી જોતી દયા કરશે બંધ કરવાનું કે ચાલુ રાખવું એવું કશું નહીં બંધ કરનાર આ બધું પ્રકૃતિ કરી રહી છે ગતિ છે પ્રગતિ અને બંધાઈ કરે છે કે એને આપણે પ્રકૃતિને આપણે નથી આખું જગત પ્રકૃતિમાં છે શામાં છે ભક્તિ કરે છે તે પ્રકૃતિ આ સ્વાધ્યાય કરે છે તે પ્રકૃતિ પ્રવચનો કરે છે તે પ્રકૃતિ સામાયિકો કરે છે તે પ્રકૃતિ ત્યાગ કરે છે તે પ્રકૃતિ યોગ કરે તે પ્રકૃતિ લોકો માને છે હું કરું દરેક માંગે છે આ બધું પ્રકૃતિ કરી રહી છે લોકો મારા પ્રભુ કરે બોલાવે કેટલું બધું તમને છે બધા આચાર્ય પ્રકૃતિમાં ઊંઘમાં બોલો પ્રકૃતિ કરી રહી છે બીજા કે કેમ આજ આજ તો તેને રાખતા નથી આવતા શું